સારું છે હલો હલો હલો હેલો હા બીજું હા અમે હેલો હા પ્રેઝન્ટ પ્રેઝન્ટ તમે એને દર્શાવી હા છીએ પ્રેઝન્ટ સારું પૂર્વી જોઈન થઈ ગઈ હા જોઈન થઈ કોણ કોણ હું જ છું એકલી કેમ આવ્યા નથી હજી ના હજી નથી આવ્યા ઓફિસ નો લોડ બહુ છે સારું સારું કામ કરો કામ કરો <laughs> શ્રુતિ શ્રુતિ ઈ છે ને હૈદરાબાદ ગઈ છે બારે છે બીજું કોણ છે શિષભાઈ જોઈન થયા છો ફોન કરા શશાંકભાઈ ચલો સ્ટાર્ટ કરીએ તો આપણે થશે બીજા જોઈન કોણ કરશે તમારી ઓરવી કરી હા રાજા હા કર જી એ આપણે લાસ્ટ ટાઈમ જીવ જગત ટોપિક જોયું હતું જેમાં આપણે જોયું હતું કે હેલો हेलो हाँ हाँ कौन से देता हूँ सब देता हूँ पूरा एड्रेस सब देता हूँ अभी इसमें हेलो હા રાજા આ કોણ બોલે છે એટલે એકચ્યુઅલી હું છે જરા બારે છું એટલે ડિસ્ટર્બન્સ આવે છે ઓકે સારું સારું ભલે હા હા ચાલ બોલ આપણે લાસ્ટ ટાઈમ જીવ જગત ટોપિક જોયું હતું જેમાં આપણે જોયું હતું કે જગતમાં ભગવાનમાંથી જગત ભગવાનમાંથી જ પેદા થયું છે અને એના એમાં એવું આપણે જોયું હતું કે બધાને એવું ફીલ નથી થતું કે ભગવાન બધામાં એક્ઝિસ્ટ કરે છે પણ દુનિયામાં એવી કોઈ ચીજ નથી જે ભગવાનથી જુદી છે અને ભગવાનથી અલગ એક્ઝિસ્ટન્સ ધરાવે છે જેવી રીતે આપણે માટી અને ગળાને અલગ ન કરી શકીએ વૃક્ષમાં અગર પાંદડા ન હોય તો એનું કાંઈ એક્ઝિસ્ટન્સ ન હોય આપણે વિચારી ન શકીએ એવી જ રીતે બ્રહ્મ એટલે શ્રી કૃષ્ણ વગર દુનિયાની કોઈ બી વસ્તુ નથી પછી આપણે જોયું હતું કે બ્રહ્મ એટલે કે જ્યારે સત અને ચિત્તને પ્રકટ કરે છે અને આનંદને પ્રકટ કરે છે ત્યારે તેને આપણે જીવ કહેવાય છે અને આપણે જોયું હતું કે જ્યારે ચિત્ત અને આનંદને છુપાવીને સત ને પ્રકટ કરે છે ત્યારે જળ કહેવાય છે અને જ્યારે સત ચિત અને આનંદ ત્રણેય હોય છે ત્યારે એને ભ્રમ કહેવાય છે એનું એક્ઝામ્પલ તમે એવી રીતે આપ્યું હતું કે જેવી રીતે આગમાંથી તડકલા નીકળે છે તેવી જ રીતે ભ્રમમાંથી જીવ છૂટા પડે છે જેવો સંબંધ પાણી અને ટીપાનનું હોય છે તેવી જ રીતે અંશ એટલે તેવી જ રીતે અંશ જીવનું પણ છે એટલે જે જીવ નાનું છે અને ભ્રમ મોટા છે પણ જે રીતે દરિયાનો દરિયાના બધા કેરેક્ટરિસ્ટિક્સ એક ટીપામાં સમાય છે એવી જ રીતે કેટલી બી એટલે એનું કેટલું બી નાના હોય ભલે તડક આ ટીપા કેટલા બી નાના હોય એનું એમાં એના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે બરાબર બરોબર પછી આપણે જોયું હતું કે શરીરના બે ભાગ હોય છે એક શૂલ સ્થૂલ શરીર હોય છે અને એક સૂક્ષ્મ હોય છે સ્થૂલ હોય છે એનું ફિઝિકલ એપિયરન્સ કહેવાય અને સૂક્ષ્મ છે જે એના અંદર છુપાવેલું છે અને સ્થૂળનું એક્ઝામ્પલ જોઈએ સ્થૂળ શરીરનું તો બોન્સ છે કે કોઈ ઓર્ગેન્સ છે આપણા એને કહેવાય અને સૂક્ષ્મ શરીરનું એક્ઝામ્પલ છે કે મન માનસ બુદ્ધિ અંતકરણ એ બધું બરાબર અને બધા સારા ખરાબ કર્મથી જ આ બધું આપણા એટલે એ સારા ખરાબ જેટલા બી કર્મ આપણે કરીએ એ બધા સૂક્ષ્મ શરીરમાં સમાય છે સ્ટોર થાય છે હલો હલો હા બોલો ને હા અને આત્મા એટલે કે સત પ્લસ ચિત્ત જેમાં આપણે કહીએ કે અર્થ એક મિનિટ રાજા હા વાંધો નહીં આરામ હેલો હા રાજા મનીષા હા મનીષા બંધાયા જોઈ કોણ કોણ તમે અને પ્રાપ્તિ હું છું કાલે પ્રાપ્તિ ક્યાં ગઈ પ્રાપ્તિ રીડ કરી રહી રીડિંગ ચાલે છે એક્ઝામ હા સારું સર પૂર્વી ક્યાં ગઈ રાજા અહીંયા છું અહીંયા હા બોલ બોલ પછી આપણે જોયું હતું કે આ જગત એટલે પ્રભુએ જગત પોતામાંથી જ બનાવેલું છે પ્રભુએ બધા જીવોને પોતાની લીલા લીલામાંથી બનાવ્યું છે કોઈ જીવને સારા કર્મો માટે અને કોઈકને ખરાબ કર્મ ખરાબ કર્મો માટે અને આ બધા જીવોમાંથી કોઈક એવા પ્રિય જીવ ભગવાનના કોઈ પ્રિય જીવો છે જેને આપણે પુષ્ટિ જીવ કહેવાય છે પ્રભુથી અલગ થઈ જવાથી આપણે અજ્ઞાનિક થઈ ગયા છીએ અને આપણું કર્તવ્ય ભૂલી ગયા છીએ અગર સાચા રસ્તા પર ચાલવું છે તો આપણા આ આપણને આ જાણવું જરૂરી છે કે પ્રભુએ આપણું આપણને પૃથ્વી પર શા માટે મોકલ્યું છે અને આ જ્ઞાન પ્રભુ આપી શકે છે યા તો કોઈ ગુરુ મહાપ્ર ગુરુ આપી શકે છે અને એમાં મહાપ્રભુજી આપણી સહાયતા કરે છે આપણે બધા પુષ્ટિજીવો પ્રભુની સ્વરૂપ સેવા કરવાનું ભૂલી ગયા છીએ અને આ માટે પ્રભુએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે ધરતી પર જઈને બધાની બધાની મદદ કરે પુષ્ટિજીવોની મદદ કરે હા સાચું રસ્તું બતાવે આ લાસ્ટ ક્લાસમાં આપણે જોયું હતું પરફેક્ટ તો ચાલો સરસ કરી તમારી ઓરવી તો હવે આગળ મનીષાબેન બુક છે તમારી પાસે હા છે હા તો આજે તમે કરો આગળનો વિષય ઓકે પુષ્ટિ ભક્ત નાથી હા ત્યાંથી ઓકે સૌથી ભાગવતમાં કહ્યું છે પોષણમ સહ અર્થ પુષ્ટિ એટલે ભગવાનની કૃપા પ્રભુ હોવાથી ઘણી બધી રીતે જીવો પર કૃપા કરતા હોય છે પરંતુ જીવ પ્રભુની કૃપા મેળવવા લાયક ન બને બધા વિદ્યાર્થી સરખા હોય છે પણ જે વિદ્યાર્થી ધ્યાનથી ન ભણતો હોય શિક્ષકનું કહ્યું ન માનતો હોય તેને શિક્ષકે પાછળ બેસાડવો પડે છે જ્યારે જે વિદ્યાર્થી ધ્યાનથી ભણતો હોય કયું માનતો હોય તેને શિક્ષક સૌથી આગળ બેસાડે છે પ્રભુનું પણ તેવું જ છે પ્રભુના માટે તો બધા જીવો સમાન જ છે ઓછી વધુ કૃપા હોવી એ તો પ્રભુની ફક્ત લીલા છે કોઈ જાતના સ્વાર્થ વિના માત્ર પ્રભુના જ ચરણે આવે છે તેવા જીવોમાં પ્રભુ વિશેષ કૃપા વિચારી પોતાની સેવા કરવાનો લાભ આપે છે આ કૃપાને મહાપ્રભુજી પુષ્ટિનું અંકુરણ કહે છે એક મિનિટ મનીષાબેન સિવાયના લોકો જેના પણ ફોન અનમ્યુટ હોય ને પ્લીઝ બધા પોતપોતાનો ફોન મ્યુટ કરી દેજો તો ડિસ્ટર્બન્સ આવે છે ફોન કટ થશે એટલે પ્લીઝ જેના ફોન અનમ્યુટ હોય બધા મ્યુટ કરી દો બોલવાનું કહો ત્યારે મ્યુટ અનમ્યુટ કરી પછી બોલજો ત્યાં સુધી બધા મ્યુટ કરી દો મ્યુટ કરી દો ને હેલો હેલો હા મનીષાબેન હવે એક્સપ્લેન કરો હા હા એમ કે છે કે પુષ્ટિનો અર્થ સમજાવ્યો છે કે પુષ્ટિ એટલે ભગવાનની કૃપા એટલે જેની પર ભગવાનની કૃપા છે એવા પુષ્ટિ જીવ કહેવાય છે કૃપાળુ બધાની ઉપર જ કૃપા કરે છે પણ એમાં અમુક જે છે એ પ્રભુની કૃપા એમની પર સ્પેશિયલ મતલબ સિલેક્ટેડ જે છે એવા બરોબર જેમ શિક્ષક માટે ઉદાહરણ આપેલું છે કે શિક્ષક માટે એના બધા વિદ્યાર્થી સરખા એને બધાને જ જ્ઞાન આપવા જ શિક્ષક હોય છે અમુક વ્યક્તિ જે ધ્યાન દેતા અને ખૂબ ભણતા સ્પેશિયલ મતલબ એ લોકોની માટે સ્પેશિયલ બની જાય છે એવી રીતે ભગવાન પણ કૃપા બધાની પર કરે છે પણ જે એની કૃપાને રિસ્પોન્સ આપે છે સરખો એ રીતે ભગવાન માટે એવા જીવ છે ને રાજા બરોબર છે બરોબર બોલો બોલો એવા જીવ એમની માટે એમની પર હોય એવું એવી એમની લીલા હોય છે એવી એમની માટે બધા જીવો સમાન જ છે બરોબર અને હા અને એવા જીવોને ભગવાન એમની સેવાનો લાભ આપે છે આવા આ કૃપાને મહાપ્રભુજી સૃષ્ટિનું અંકુરણ કહે છે વાંચો આગળ એટલે આમાં એ વાતને બતાવી કે પેલા તો એટલે લાસ્ટ ક્લાસમાં આપણે જોયું કે જીવ અને જગત કે જે જગતમાં રહીને જીવ ભગવાનની સેવા કરશે કે જીવ કોણ છે ભગવાનનો એક અંશ છે અને જેવી રીતે પુત્ર માટે પોતાના પિતાની સેવા કર્તવ્ય રૂપ છે એવી રીતે દરેક જીવ માટે પિતા સમાન અંશી ભગવાન શ્રી કૃષ્ણની સેવા એકમાત્ર કર્તવ્ય છે બધાએ કરવી જોઈએ પછી એ વાત બતાવી કે મહાપ્રભુજીને ઠાકોરજીએ પૃથ્વી પર મોકલ્યા કે તમે જઈને જીવોને મારી પ્રાપ્તિનો રસ્તો બતાડો ને એ લોકો પોતાના માર્ગથી ભટકી ગયા છે તેમને સાચો રસ્તો બતાવો તો ભગવાને મહાપ્રભુજી દ્વારા આ સંદેશ જીવોને આપ્યો અને મહાપ્રભુજી જે માર્ગનું પ્રવર્તન કર્યું એને આપણે બધા પુષ્ટિ ભક્તિ માર્ગ કહીએ કે પુષ્ટિનો મતલબ છે કૃપા કે જે પોષણ કરે એ પુષ્ટિ છે એટલે કે ભગવાને જે રીતે આપણને ઉત્પન્ન કર્યા આપણને દુનિયાભરની ફેસિલિટી આપી કે જીવ ખાશે ક્યાં તો અનાજ બનાવ્યું રહેશે ક્યાં તો પૃથ્વી બનાવી શ્વાસ કેવી રીતે લેશે તો ઓક્સિજન બનાવ્યું તો આ પોષણ છે ભગવાનનું કે આપણે કેવી રીતે સારી રીતે જીવી શકીએ આપણને કોઈ જાતની મુશ્કેલી ના આવે એના માટે દરેકે દરેક સુવિધા ભગવાને પેદા કરી છે આ પોષણ છે એટલે કે કોઈને પોષવું જેવી રીતે માતા પિતા પોતાના બાળકનું પોષણ કરતા હોય ઘરમાં રહે પોતાનું બાળક હોય તો એને ખવડાવે પીવડાવે સમયસર સારા કપડાં પહેરાવે ફરવા લઈ જાય હોમવર્ક થાય તો સ્કૂલમાં ભણવા મોકલે પછી નોકરી ધંધો લગાડે પરણાવે એના બચ્ચાઓને સાચવે તો આ પોષણ છે એક જાતનું કે એને સંભાળવું એની કેર કરવી એનું પોષણ કરવું તો આ રીતે અહીંયા પુષ્ટિનો મતલબ છે પોષણ તો એ રીતે ભગવાન પણ આપણું પોષણ કરે છે હવે એમાં એ વાત બતાવી કે દુનિયાનો દરેકે દરેક જીવ જે ભગવાનથી પેદા થયો છે એ બધાનું ભગવાન કરે છે એક સેકન્ડ એટલે કે જેવી રીતે આપણે છે કે દુનિયાનો કોઈ પણ માણસ હોય માણસ માત્ર બધાને ભગવાને પેદા કર્યા બધાનું અનાજ અનાજ જે ભગવાને બનાવ્યું આટલી સુંદર પૃથ્વી આપણે રહેવા માટે બનાવી તો દુનિયાના દરેકે દરેક જીવનું પોષણ ભગવાન કરે છે ભગવાન માટે બધા જીવો સરખા છે કોઈ ભેદભાવ નથી જેવી રીતે એક ઘરમાં માતા પિતાના બે બચ્ચાઓ હોય તો એકને સારી સ્કૂલમાં ભણાવે બીજાને સારી સ્કૂલમાં ન ભણાવે કે એકને પાઉંભાજી ખવડાવે બીજાને ખીચડી ખવડાવે કે એકને સારા કપડાં પહેરાવે એકને ફાટેલા કપડાં પહેરાવે એવું કોઈ માતા પિતા ક્યારેય ન કરે તો એ વાતને મહાપ્રભુજી અહીંયા બતાવી રહ્યા છે કે દુનિયાનો દરેક જીવ ભગવાનનો અંશ હોવાથી ભગવાન બધાનું પોષણ કરે છે પણ જેવી રીતે પછી એક એક્ઝામ્પલ આપ્યો અહીંયા કે સ્કૂલમાં એટલા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં ફોર્ટી સ્ટુડન્ટ ભણતા હોય ટીચર માટે બધા એક સરખા છે કેમ કે સ્કૂલમાં એડમિશન લઈ બધા ભણવા માટે આવે છે પણ કોઈ વિદ્યાર્થી સારું ભણે કોઈ વિદ્યાર્થી ભણવામાં ધ્યાન ના આપે તો જે વિદ્યાર્થી સારું ભણી રહ્યો છે એના પ્રત્યે ટીચરનો રિસ્પોન્સ પણ એટલો સારો હોય ને જે વિદ્યાર્થી ભણવામાં ધ્યાન નથી આપતો મસ્તી મજાક કરે ટીચર ભણાવે એના ઉપર ધ્યાન ના આપે તો એ ટીચરનું એના ઉપર રિસ્પોન્સ પણ એટલો જ ખરાબ હોય કે એ પણ ટીચર પણ પછી કેટલાક સમય સુધી તેની પાછળ પડે ધક્કા મારે મારીને એને ભણાવે જબરદસ્તી કરે પણ કોઈ પોઈન્ટ ઉપર ટીચર થાકીને એને છોડી દે છે ભણવું હોય તો ભણશે નહીં ભણો તો નહીં ભણે તો આ જાતનું નેચર અહીંયા એ છે કે ભગવાનની પણ એ જાતની મેન્ટાલિટી હોય છે કે જે જીવ ભગવાનને રિસ્પોન્સ આપે છે એ જીવ પ્રત્યે પ્રભુની જે કૃપા છે એ વિશેષ રહે જે રીતે ટીચરનો રિસ્પોન્સ વિશેષ રહે ને જે જીવ ઠાકોરજીનો રિસ્પોન્સ નથી આપતો કે ઠાકોરજીનો દ્રોહ કરે છે એ જીવ પ્રત્યે ઠાકોરજીની મેન્ટાલિટી ઠાકોરજીનો રિસ્પોન્સ એમની કૃપા પણ એ જાતની બની જાય કે પ્રભુ પણ એમના પર ધ્યાન નથી આપતા કે જેવી રીતે ચાલે છે એવી રીતે ચાલવા તો મને એનામાં ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી સંયમ આપણું બતાવે છે કે જે જીવો ભગવાનને રિસ્પોન્સ આપે છે એમની સેવા કરે છે ભગવાનમાં ઇન્ટરેસ્ટ લે છે એ જીવો પ્રત્યે ભગવાનની કોઈક જાતની વિશેષ કૃપા હોય છે જેને મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિનું અંકુરણ એટલે કે ઠાકોરજીનો એ જીવ પ્રત્યેનો રિસ્પોન્સ કે ઠાકોરજીનો એ જીવ પ્રત્યે ધ્યાન આકર્ષિત થવું કે જે રીતે જશો ભણતા હોય કોઈ સ્ટુડન્ટ એવું હોય કે ટીચર જે સવાલ પૂછે જવાબ આપે સારી રીતે ભણે એક્ઝામમાં પણ સારો સ્કોર કરે હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ કરતો હોય કે ટીચર જે ભણાવે છે એમાં એનું મગજ ચાલતું હોય સારી રીતે ભણતો હોય તો ટીચરનું એ ધ્યાન એ સ્ટુડન્ટ ઉપર રહે કે આ સ્ટુડન્ટ ભણી રહ્યો છે એને વારે વારે પૂછવું એની તરફ જોવું કે સ્કૂલમાં એબસેન્ટ હોય તો એની પૂછા કરવી તો આ રિસ્પોન્સ જે છે ટીચર એવા સ્ટુડન્ટ પ્રત્યે આપે છે કે જે સ્ટુડન્ટ ભણવામાં ધ્યાન આપતો હોય ને એક એવો સ્ટુડન્ટ કે જે ના તો ક્યારે હોમવર્ક કરે છે ના તો સ્કૂલમાં રેગ્યુલર અટેન્ડન્સ એની હોય કે ના તો ભણવા ઉપર ધ્યાન આપે તેવા સ્ટુડન્ટ પ્રત્યે ટીચરનું પણ ધ્યાન નથી હોતું તો એ જ વાત ભગવાન સાથે પણ છે કે જે જીવ ભગવાનને ઇન્ટરેસ્ટ આપે છે એમને પ્રત્યે રિસ્પોન્સ આપે છે એમની સેવા કરે છે એ જીવ પ્રત્યે ભગવાનનું પણ ઇન્ટરેસ્ટ એટલું રહે છે જેને મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ છે કે ભગવાનની કોઈક જાતની વિશેષ કૃપા કે જે રીતે આપણે આગળ જોયું કે પોષણ ભગવાન બધાનું કરે છે આપણને પેદા કર્યા રહેવા માટે પૃથ્વી બનાવી ખાવા માટે અનાજ બનાવ્યું તો ભગવાનનું પોષણ જ આપણને જીવાડી રહ્યા છે પણ પોષણ દરેકે દરેક જીવ માટે કોમન છે પણ કોઈક એક જીવ પ્રત્યે ટીચરનું જે રીતે સ્ટુડન્ટ પ્રત્યે ધ્યાન હોવું એ રીતે કોઈ સ્પેશિયલ જીવ પ્રત્યે ભગવાનનું ધ્યાન હોવું એ પુષ્ટિ છે એ ભગવાનની કોઈક જાતની વિશેષ કૃપા છે એ વાતને આ પેરેગ્રાફની અંદર બતાવી છે બેન સમજાયું તમને હા હા શું સમજાયું અહીંયા એમ કે છે કે જે જીવ ભગવાન રિસ્પોન્સ આપે છે તેમની સેવા કરે છે એમની પર ભગવાનની વિશિષ્ટ કૃપા હોય છે જેને મા પ્રભુજી કહે છે એટલે ઠાકોરજીનો જીવ પ્રત્યે રિસ્પોન્સ રિસ્પોન્સીસ એટલે એ ભગવાનની પુષ્ટિ કે વિશેષ કૃપા છે એટલે બેઝિકલી એ વાત કે દુનિયાના બધા જીવ ઉપર ભગવાનની તો કૃપા છે કે નથી હા બધા જીવ ઉપર એક સરખી કૃપા છે પણ અમુક એમને રિસ્પોન્સ એમને આપે છે એમને રિસ્પોન્સ આપી રહ્યું છે એટલે એ એમની પર ભગવાન એમને રિસ્પોન્સ આપી રહ્યું છે એને એની પુષ્ટિ અંકુરણ મતલબ જે મહાપ્રભુજી કે છે પ્રમાણે મતલબ મૂળ અહીંયા જે બેઝિક આ પેરેગ્રાફમાં સમજવાની વાત એ છે કે ભગવાનની કૃપા પર આપણી મોનોપોલી નથી કે કેવલ મારા ઉપર કૃપા છે ને બીજા કોઈ જીવ ઉપર કૃપા નથી એ જાતની મોનોપોલી આપણી નથી કે ભગવાનની કૃપા કેવલ મારા ઉપર જ છે એવી કોઈ મોનોપોલી કૃપા ઉપર આપણી નથી કે આપણો રાઈટ રિઝર્વડ નથી એના ઉપર કૃપા કોમન છે દરેકે દરેક જીવ ઉપર કેમ એ જીવને જીવાડી રાખવું એ શ્વાસ લઈને પૃથ્વી ઉપર જીવી રહ્યો છે ખાઈ પી રહ્યો છે એ ભગવાનની કૃપાનું જ પરિણામ છે ભગવાનની એવી ઈચ્છા કે આ જીવ પૃથ્વી ઉપર શાંતિથી રહે તો આ પણ એક જાતની ભગવાનનો રિસ્પોન્સ છે ભગવાનની કૃપા છે પણ કોઈક જીવ ઉપર જે વિશેષ રિસ્પોન્સ ભગવાન બતાડે છે કે ભગવાનનો કોઈક એક જીવ પ્રત્યે સ્પેશિયલ કેર કે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ એને મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ વિશેષ કૃપા છે કેમ કે ભગવાન ઇન કોમન એને નથી સમજી રહ્યા પણ એ જીવ ઉપર ભગવાન કોઈ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે એ મૂળ કૃપા અહીંયા મહાપ્રભુજી બતાવે છે દર્શન હવે શું સમજાયું હા રાજા હમ બોલો આમાં તમે કીધું કે આપણે દરેક જીવ ભગવાનનો અંશ છે અને અંશ હોવા થકી ભગવાન એ જીવનું પોષણ કરે છે જેવી રીતે રેવા માટે પૃથ્વી બનાવી બનાવી ખાવા માટે અન્ન અને એ બધું પોષણ જીવ જીવને પોષે છે ભગવાન એટલે કે આપણું પોષણ કરે છે જેવી રીતે માતા પિતા પોતાના બાળકનું કરે એવી રીતે આપણા કૃષ્ણ જગત પિતા છે જે આપણા એ સંપૂર્ણ જગતનું પોષણ કરે છે અને એમની કૃપા તો દરેક જીવ ઉપર હોય જ છે જેવી રીતે શિક્ષક અને વિદ્યાર્થી નો એક્ઝામ્પલ આપેલો છે કે કોઈ શિક્ષકો કોઈ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત ભણતા હોય અટેન્ડ કરતા હોય તો એના પ્રત્યે શિક્ષક નું ધ્યાન વધારે હોય અને જો ન કરતા તો એને એ પ્રમાણે રિસ્પોન્સ મળે તો એવી રીતે જીવનું પણ અહીંયા એવી રીતે જ છે કે જે જીવ ભગવાનને જે જીવ ભગવાનને રિસ્પોન્સ એટલે કે ભગવાન તરફ લક્ષીને જે બી કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે અનુસરતા હોય આપણા શાસ્ત્રોના હિસાબે કે તો એના પર ભગવાન ની વિશેષ કૃપા હોય અને ન આપે તો ભગવાન એ તરફ ભગવાન નું રિસ્પોન્સ ઓછું થઈ જાય એમ એટલે એ પછી પુષ્ટિજીવનું અંકુરણ એટલે જે પુષ્ટિજીવનું અંકુરણ ત્યાં થાય કે જે જીવ નું ઠાકોરજી પ્રત્યે આકર્ષણ વધારે હોય એ જીવ તરફ ઠાકોરજીનું પુષ્ટિજીવનું અંકુરણ થાય આખું જીવન અને જે જીવ પ્રત્યે ન હોય એ જીવ પ્રત્યે કદાચ ઓછું થાય એટલે ની જે વિશેષ કૃપા હોય ને એ ભગવાનની પુષ્ટિ થઈ કેવાય એમ એ જીવમાં પુષ્ટિ અંકુરણ થયું કેવાય એમ એટલે ભગવાનની કોઈ જીવ પર એટલે પર્ટિક્યુલર મોનોપોલી નથી પોષણ તો જીવ જગતનું ભગવાન કરે જ છે પણ એ એમ જોઈ કે આ જીવ મારા પ્રત્યે વધારે રિસ્પોન્સ આપે છે કે એ રીતે કરે તો ત્યારે સામે પક્ષે ઠાકોરજી પણ એ પુષ્ટિજીવમાં અંકુર પેદા કરે એટલે આપણે કોઈ બી છોડ ઉગવા માટે આપણે બીજનું અંકુર રોપીએ એવી રીતે બરાબર ને બરાબર એવી રીતે ઠાકોરજીની આપણા પર વિશેષ કૃપા થાય તો એ પુષ્ટિનું અંકુરણ કહ્યું છે ભાઈ મતલબ જેવી રીતે ટીચર ને સ્ટુડન્ટ ના એક્ઝામ્પલ આપણે વાત જોઈ કે જેવી રીતે કોઈ સ્ટુડન્ટ ટીચર ભણાવે ધ્યાન ના આપે તો ટીચર એને કેવલ આ પોઈન્ટથી સ્કૂલની બહાર તો નથી કાઢી નાખતો ને ક્લાસમાં બેસે જ છે સ્ટુડન્ટ પણ ટીચર જે ક્લાસમાં ભણાવે છે તે સ્ટુડન્ટ પણ ભણી જ રહ્યો છે આઝાદની કૃપા છે જ એના ઉપર પણ જે સ્ટુડન્ટ પ્રત્યે ટીચરનો ઇન્ટરેસ્ટ છે એ ટીચર ઉપર ભગવાન એ ટીચરનું એ સ્ટુડન્ટ પ્રત્યે જે રિસ્પોન્સ છે એ વિશેષ બની જાય એવી રીતે કોઈ સૃષ્ટિ ઉપર કોઈ જીવ ભગવાન ઉપર ધ્યાન ના આપે ભગવાનનો દ્રોહ પણ કરી દે કોઈક લેવલ પર અથવા ભગવાનમાં ઇન્ટરેસ્ટ ન આપતો હોય એવા જીવને કંઈ ભગવાન સૃષ્ટિમાંથી બહાર કાઢી નથી મૂકતા પણ એના ઉપર થતી કૃપા અને જે જીવ પ્રત્યે ભગવાનનો વિશેષ રિસ્પોન્સ છે એ જીવ ઉપર થતી કૃપામાં કોઈક જાતનો માઇન્યુટ ડિફરન્સ આવી જાય છે એક ઉપર વધારે એક ઉપર ઓછી તો આ જે કૃપા જે છે એને મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ પુષ્ટિ છે એ કૃપા છે એ અનુગ્રહ છે ભગવાનનો એટલે જાતના સ્વાર્થ વિના માત્ર પ્રભુના શરણે આવે છે તેવા જીવ પ્રભુ કૃપા વિસ્તારી અને તેને સેવા કરવાનો લાભ આપે છે તો એ લાભ જ નું અંકુરણ કહેવાય ને એટલે કે ઠાકોરજી કોઈ ને પોતાની સેવાનો ચાન્સ આપી રહ્યા છે અથવા એ જીવના ઘરે બિરાજી એની સેવાને એક્સેપ્ટ પણ કરી રહ્યા છે તો આ પણ ઠાકોરજીની બહુ મોટી કૃપા છે કેમ કે આપણી કોઈ લાયકાત નથી કે એમને આપણે કંઈ આપી શકીએ પણ તો પણ એક જાતની એ ગ્રેસ છે કૃપા છે અનુગ્રહ છે કે ઠાકોરજી આપણા આટલા નાનકડા ઘરમાં જે આપણાથી બને જેટલું આપણે કરી શકીએ ને એક્સેપ્ટ કરવા માટે બિરાજી રહી તો આ જાતની કૃપા ભગવાન જીવ ઉપર કરે છે તો આને મહાપ્રભુજી કહે છે કે આ સિમ્બોલાઇઝ કરે છે કે ભગવાનનો તમારા પ્રત્યેનો કોઈક જાતનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ અથવા સ્પેશિયલ રિસ્પોન્સ છે કેમ કે સો જણ માંથી એક જ જણ કેમ સેવા કરે છે નવાણું જણા કેમ નથી કરતા એ લોકો કેમ નથી કરતા અને એક જ જણો કેમ કરે છે કે નવાણું લોકોને ભગવાન ચાન્સ નથી આપતા એક જ જણને ચાન્સ કેમ આપે છે તો આ કોઈક જાતનો સ્પેશિયલ રિસ્પોન્સ છે જે રીતે કોઈ ક્લાસમાં ટીચર ક્યારે ક્લાસમાં આવે એક સ્ટુડન્ટ ન દેખાય ને જઈને પૂછે કે ચલો આ સ્ટુડન્ટ આજે કેમ નથી આવ્યો તો એ સિમ્બોલાઇઝ શું કરે છે કે ટીચરનો સ્ટુડન્ટ પ્રત્યે ધ્યાન છે બધા સ્ટુડન્ટ કેટલા એક ક્લાસમાં પાંચ છ જણા રોજ એબસેન્ટ હોય બધાની પૂછા નથી કરતા પણ કોઈ એકની પૂછા કરે છે શું કામ કેમ કે કોઈ જાતનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ એ ટીચરનું એ સ્ટુડન્ટ પ્રત્યે છે તો એ વાતને મહાપ્રભુજી બતાવે છે કે કોઈ જીવને ભગવાન પોતાની સેવાનો ચાન્સ આપી રહ્યા છે તો એ સિમ્બોલાઇઝ કરે છે કે ભગવાન એના પ્રત્યે ઇન્ટરેસ્ટ લે છે કેમ કે નવાણું જણા નથી કરતા ને એક જ કેમ કરે છે કે એક જ જીવને ભગવાને આઝાદનો ચાન્સ કેમ આપ્યો તો આને મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ છે અથવા તમારા ઉપર ભગવાનની કૃપા છે એ પ્રૂવ થાય છે કેમ કે ભગવાન તમારા ઉપર ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે એને મહાપ્રભુજી કીધું કે પુષ્ટિનું અંકુરણ અથવા પુષ્ટિનું પેદા થવું કે પુષ્ટિ દેખાવી કે કૃપા દેખાવા લાગવી કે આ જીવ સેવા કરવા લાગ્યો ઇટ મીન્સ કે ઠાકોરજીની કૃપા આના ઉપર છે કેમ કે ડાયરેક્ટલી એ જાતનો રિસ્પોન્સ તો આપણને નથી મળતો કે ઠાકોરજીએ આપણા નામ લઈને બોલાવ્યું કે આપણી સાથે વાત કરી કે આપણને દર્શન આપ્યા એ ડાયરેક્ટ કોઈ ઇન્ટરેક્શન ભગવાન નથી કરતા પણ આ જાતથી ભગવાન કે સેવાની અનુકૂળતા થવી કે આપણે સેવા કરી શકીએ તો આ સિમ્બોલાઇઝ કરે છે કે ભગવાનની આપણા ઉપર કૃપા છે જેને મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિનું અંકુરણ એટલે કે જેવી રીતે બીજ પૃથ્વીની અંદર હતું ને હવે બારે ઉગીને દેખાવા લાગે એવી રીતે પુષ્ટિ આપણી અંદર હતી કે ભગવાનની કૃપા પહેલાથી હતી પણ સેવાના રૂપમાં હવે કૃપા બારે આવવા લાગી કે હવે જીવ સેવા કરવા લાગી ગયો તો આ પુષ્ટિનું અંકુરણ છે તો એ વાતને પેરેગ્રાફમાં બતાડી કે પુષ્ટિ શું છે પૂર્વે તમે શું સમજાયું હલો હા બોલો હા એ છે પુષ્ટિ એટલે શું પુષ્ટિ એટલે આપણે કહીએ કે એટલે ભગવાનની હવે સમજો જેમ કે અમે ઘરમાં સેવા કરીએ છીએ કે એટલે ઠાકોરજી અમારી સેવા એક્સેપ્ટ કરે છે એનું મતલબ કે અમારામાં પુષ્ટિ થઈ ગઈ એટલે ઠાકોરજી અમારામાં પુષ્ટિ કરી છે એમની વિશેષ કૃપા છે અમારા પર એ નોલનું એનું એ મતલબ થોડુંક થાય જે રીતે તમે એક્ઝામ્પલ આપ્યું કે સ્ટુડન્ટ ટીચર માટે બધા જ સ્ટુડન્ટ સિમિલર હોય છે પણ એમાં કોઈક સ્ટુડન્ટ સારું કરતા હોય તો ટીચર એમને સારું રિસ્પોન્સ આપે ને જે ખરાબ કરે એમને ઓછું રિસ્પોન્સ આપે બરાબર સેમ વે એવી રીતે પુષ્ટિમાં પુષ્ટિ બી છે કે અગર ભગવાનની સેવા આપણે કરીએ છીએ બધા પ્રતિ ભગવાનનું એટલે ભગવાન બધાની પોષણ કરે છે બધાને ખાવા પીવાનું આપે છે બધાને પૃથ્વી આપી છે રહેવા માટે પણ કોઈક એવા જીવો છે જેના પર એમની વિશેષ કૃપા છે અને એ એમની સેવા કરી શકે છે એમ એટલે ભગવાન એમને એટલો મોટો ચાન્સ આપી રહ્યા છે આપ્યું છે હા પરફેક્ટ હવે તારી પાસે બુક છે બુક નથી એકચ્યુઅલી છે રાજા પણ બહુ ડિસ્ટર્બન્સ છે હું વાંચીશ તો બી ખબર નહીં પડે એટલે ઓકે ફાઇન ફાઇન સારું તો ચલો બ્રિજેશભાઈ તમે કરો હવે રાજા હા પરફેક્ટ ડેફિનેશન આપો ને પુષ્ટિ માર્ગની પુષ્ટિ પુષ્ટિ એ આ સબ્જેક્ટ કમ્પ્લીટ થયો છે ત્યાં સુધી આવી જશે પણ તું પોતે કહેજે મને હા જી હમ હવે કોઈને કોઈ ક્વેશ્ચન ના હોય તો બ્રિજેશભાઈ આગળ કરો હમ કરું આગળ હા કર આવી કૃપા જે જીવ પર થાય છે એને કોઈ પણ જાત ચિંતા ફિકર કરવા થઈ જતું નથી પ્રભુ જાતે સૃષ્ટિ જીવો બધું સંભાળી લે છે આવા જીવો જો કદાચ કોઈ પણ કોઈ કારણસર સેવા ન પણ કરી શકતા હોય તો પણ પ્રભુ એમને સેવા કરવાની અનુકૂળતા કરી આપે છે એમને પોતાની સેવાથી અલગ રહેવા નથી દેતા આથી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે અનુકરણો પુષ્ટિ માર્ગે નિયમ કરો પાર્થેનું પુષ્ટિ ભક્તિના પથ પર ચાલવાવાળા જીવોના આલોક અને પરલોક અથવા સાધન અને ફળના વિષયમાં કેવળ ભગવાનનો અનુગ્રહ કૃપા જ નિર્ણાયક છે આવું કે જે આવી પુષ્ટિ માર્ગની જે આવી કૃપા જે જીવ ઉપર ભગવાન કરે છે એમનું બધું બધી જવાબદારી સંભાળી લે છે એટલે પોતે કરવાની નથી રહેતી અને જો તે સેવા ન કરી શકતા હો સમજો એ કોઈ કારણસર સેવા નથી કરી શકતા તો ભગવાન એ સેવા માટે અનુકૂળતા પોતે ભગવાન જ કરી આપે છે કે તમે મારે મારે સ્વરૂપ સેવા જે આપણે આગળ ભણ્યા સ્વરૂપ કરવાની અનુકૂળતા ભગવાન પોતે જ કરી આપે છે તેમાં સિદ્ધાંત મુક્તાવલીમાં શ્લોક છે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક એનો અર્થ થશે જે પુષ્ટિ ભક્તિના પથ પર ચાલવા વાળા જીવોના આલોક અને પરલોક અથવા સાધન અને ફળના વિષયમાં કેવળ ભગવાનનો અનુગ્રહ કૃપા જ નિર્ણાયક છે આ ઉપરાંત નહીં સમજાઈ શકું દર્શનાવી તમે ના રાજા મને બી નથી ખબર પડતી મનીષાબેન આ લોકોને પરોક્ષ મતલબ મતલબ જે હમણાં પૃથ્વી પર છે અને એમના મૃત્યુ પછીની પણ બધી ચિંતા મતલબ નો અનુગ્રહ થયો એની ઉપર એમ કહેવાય કે એની બધી ચિંતા લઈ સંભાળે છે એનું બધું હલો અહીંયા એ વાતને બતાવી કે જે ભક્ત પુષ્ટિ માર્ગ ઉપર ચાલી રહ્યો છે અથવા ઠાકોરજી પ્રત્યે એ જાતનો ઇન્ટરેસ્ટ એ રિસ્પોન્સ બતાવે છે કે જે રીતે અમારી વાત આગળ આવી કે કોઈ જીવ સેવા કરતો હોય નિષ્કામ થતી કે ભગવાન પાસેને કંઈ જોઈતું નથી પણ પ્રેમ વશ પ્રભુ પ્રત્યે એ જાતની ફિલિંગ એ ઇમોશનલ અટેચમેન્ટના કારણે પ્રેમથી ઠાકોરજીની સેવાએ કરી રહ્યો છે તો ડાકોરજીના પ્રત્યે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ સ્પેશિયલ રિસ્પોન્સ બતાવે છે પણ અહીંયા એ વાત બતાવી કે કોઈ જીવ એવા હોય કે જેના પાછળ કોઈ એવી કન્ડિશન હોય કે ડાકોરજીની સેવા ન કરી શકતો હોય જો ફોર એક્ઝામ્પલ ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ હોય કે એક જણો વૈષ્ણવ છે મમ્મી પપ્પા કે વાઈફ કે બચ્ચાઓ વૈષ્ણવ નથી કે જ્યાં લેડીઝ સાથે જે થતું હોય કે લગ્ન કરીને જાય તો હસબન્ડ છે સાસુ સસરા આગળની ફેમિલી સેવા ન કરતા હોય કે વૈષ્ણવ ન હોય કે કોઈ એવો માણસ કે જે નોકરી ધંધામાં હોય કે સવારથી લઈને રાત સુધી કામ કરતો હોય એને સેવાની અનુકૂળતા ન હોય અથવા બીજા પણ કોઈ રીઝન પર કેસ પ્રમાણે તો એવો કોઈ જીવ કે જેને પ્રભુ પ્રત્યે પ્રેમ છે ભગવાનમાં ઇન્ટરેસ્ટ છે ઠાકોરજી પ્રત્યેને એક જાતનું ઇમોશનલ અટેચમેન્ટ પણ છે તો પણ કોઈ જાતની કન્ડિશન્સના કારણે ઠાકોરજીની સેવા નથી કરી શકતો તો શું એના ઉપર ભગવાનની કૃપા નથી એવું માનવું જોઈએ કે ભગવાનની કૃપા ઓછી છે એવું માનવું જોઈએ શું માનવું જોઈએ તો અહીંયા એ વાતને બતાવી કે ભગવાન એને એ જાતની અનુકૂળતા કરાવી આપે છે કે કેટલાક લોકો એવા કે વર્ષો સુધી સેવા ન કરી શકતા હોય અચાનક એ જાતની કન્ડિશન બની જાય કે હવે સેવા કરવાની અનુકૂળતા એમને થઈ જાય અથવા કોઈ રસ્તાઓ નીકળી આવે તો એ જાતની અનુકૂળતા જે છે એ ભગવાન પોતે પોતાના કૃપાપાત્ર જીવો માટે કરી આપે છે એ આ શ્લોકની અંદર સિદ્ધાંત મુક્તાવલી મહાવીરનો ગ્રંથ છે જેમાં મહાપ્રભુ જે વાતને બતાવી કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક એટલે કે પુષ્ટિ માર્ગમાં નિયામક એટલે કે રોલિંગ પાવર ભગવાનની કૃપાનું છે કે જેમાં મનીષાબેન એ વાતને બતાવી કે આલોક અને પરલોક એટલે કે જે જીવો આપણે આ પૃથ્વી ઉપર રહી રહ્યા છીએ કે મર્યા પછી બીજા કોઈ લોકની અંદર જઈએ કદાચ નરકમાં પણ જઈએ પાપ કર્યા તો તો એ આ લોકમાં રહેવું અથવા પરલોકમાં રહેવું આપણે સુખી રહેવું દુઃખી રહેવું કે કોઈ જાતની ઈચ્છાઓ પૂરી થવી ઈચ્છાઓ પૂરી ન થવી કે આપણે કોઈ સાધન એટલે કે સેવા કરી શકીએ કે ન કરી શકીએ આ બધી વસ્તુ જે છે ભગવાનના પોતાના હાથમાં છે કે આપણી પાસે શું કરવા માંગે છે કે કોઈ જીવ પ્રત્યે ભગવાન એવી ઈચ્છા કરે કે સેવા ન જ કરે કેટલી પણ પોસિબિલિટી હોય તો પણ ના જ થાય કોઈ એવો જીવ હોય કે જે એટલા વર્ષોથી ના જ કરતો હોય અચાનક ઠાકોરજીને એ જાતની કન્ડિશન્સ બનાવી આપે કે અચાનકથી કરવા લાગી જાય કે આસપાસની કન્ડિશન્સ એવી બની જાય કે સેવા કરવાની અનુકૂળતા એને થઈ જાય અથવા પૃથ્વી ઉપર આપણાથી કંઈ થવું અથવા પરલોકમાં આપણું કંઈ થવું કે નરક સ્વર્ગ આદિ લોકમાં જવું કે પૃથ્વી ઉપર સુખી કે દુઃખી રહેવું કે સાધન કે ફલ કે આપણે સેવા કરી શકશું કે નહીં કરી શકીએ કે સેવા કર્યા પછી આપણું ફળ કેવું થશે ભગવાન મળશે કે નહીં મળે કે કેટલા મળશે કેટલા નહીં મળે પૃથ્વી ઉપર જ મળશે કે ગોલોકમાં જઈને મળશે આ જેટલા પણ સવાલ છે કોઈ જે ઘણા લોકો પૂછતા હોય કે સેવા કરશો અમને શું મળશે કે કેટલા ટાઈમમાં મળશે કેટલા આટલા વર્ષોથી અમે સેવા કરી આજીવન સેવામાં નીકળી ગયું તોય ભગવાન ના મળ્યા કે તોય ઠાકોરજી દર્શન ના આપ્યા તો આ જાતના જે સવાલ છે કે આ જાતની ક્વેશ્ચન આ જાતની ક્વેરી આ બધી વસ્તુ પુષ્ટિમાર્ગમાં આપણા હાથમાં નથી કે કોઈ જીવ સેવન્ટી યર સુધી આ પ્રેમથી ભગવાનની સેવા કરે ને એવી ઈચ્છા કરે કે સેવન્ટી ફર્સ્ટ ઇયરમાં મને ભગવાન મળી જાય કે વચમાં ભગવાન મને દર્શન તો આપી જ દે કે મને દેખાવા લાગી જ જાય આ જાતની એક્સપેક્ટેશન આપણી હોવી જ ના જોઈએ કેમ કે આ બધી વસ્તુ પુષ્ટિ માર્ગમાં જો આપણે ચાલીએ છીએ તે બધું એટલા ભગવાનનો રૂલિંગ પાવર છે કે કોઈ જીવ એવો હોય કે એને બે મિનિટની અંદર દર્શન આપી દે તો કોઈ જીવ એવો હોય કે બે વર્ષ સુધી સેવા કરે તોય ઠાકોરજીને ન મળે કે અથવા જન્મો નીકળી જાય તોય ઠાકોરજીની પ્રાપ્તિ ન થાય કોઈ જીવને એક જ જન્મમાં ભગવાન મળી જાય કે કોઈ જીવ વર્ષોથી સેવા ન કરતો હોય અચાનક સેવા કરવા લાગી જાય કોઈ જીવ એવો હોય કે વર્ષોથી સેવા કરતો અચાનક એની સેવા છૂટી જાય તો સાધન ને ફલ સાધન મતલબ કોઈ જાતનું મીન કોઈ વે કોઈ રસ્તો કે જે રીતે સેવા એક સાધન છે ભગવાનની પ્રાપ્તિ માટેનું ફળ શું છે ભગવાન મળી જવાય ફળ છે તો સાધન અને ફળ એ વિષયમાં પણ આપણી નિર્ણાયકતા નથી ભગવાનનો પાવર છે સેમ વે પૃથ્વી ઉપર આપણું શું થશે અથવા પરલોકમાં જઈને આપણું શું થશે એના વિષયમાં પણ ભગવાનનો પાવર છે ભગવાનનું રૂલિંગ છે એના ઉપર આપણો હાથ નથી કેટલા વર્ષો સેવા કરવાનું ભગવાન મને મળી જાય એ વાત અહીંયા બતાવે કે ભગવાનની કૃપા ભગવાનની ઈચ્છા અથવા ભગવાનનો રિસ્પોન્સ એ જ પુષ્ટિ માર્ગમાં નિર્ણાયક છે ભગવાન સિવાય કોઈ પણ પાવર કે આપણે પોતે કેટલા સાધન કર્યા કેટલા વર્ષો સેવા કરી એ કોઈ જાતનું રિઝલ્ટ આપી ના શકે જ્યાં સુધી ભગવાનની જાતની ઈચ્છા ન થાય જે દિવસ ભગવાનની જે રીતે મેં એક્ઝામ્પલ આપ્યું કે ચોરસ વૈષ્ણવ વાર્તાઓમાં ઘણા બધા મહાપ્રભુના સેવકના વિષયમાં વાત આવે છે કે ત્રણ પ્રહર સેવા કરી ત્રણ કલાક સેવા કરી ઠાકોરજી મળી ગયા કે કેટલાક જીવો આખું આખું જીવન સેવા કરી તોય ભગવાન નથી મળતા આ બધા વિષયમાં કોઈ ટાઈમ પીરિયડ ડિસાઇડ ન થઈ શકે કે તમે આટલા વર્ષો સેવા કરો ભગવાન મળી જશે કે આ જન્મમાં તમે સેવા કરી મૃત્યુ પછી ભગવાન મળી જશે આ જે રિઝલ્ટ ઉપર અથવા સાધન ઉપર ભગવાનનું પાવર છે કે ભગવાન ક્યારે જીવ પાસે સેવા લેવા માંગે છે કેટલી લેવા માંગે છે કેટલી નથી લેવા માંગતા અથવા પોતાની પ્રાપ્તિ ક્યારે કરવા માંગે છે ક્યારે નથી કરવા માંગતા તો આલોક અને પરલોક ઇટ મીન્સ પૃથ્વી અથવા મર્યા પછી બીજા કોઈ લોક સાધન એટલે કે સેવા ફલ એટલે ભગવત પ્રાપ્તિ કે જેના માટે આપણે સેવા કરી ભગવાન મળે તો સાધન અને ફલ આલોક અને પરલોક દરેક વિષયમાં નિર્ણય ભગવાનનો છે કે ક્યારે ભગવાન જીવ કૃપા કરી એને પોતે પ્રાપ્ત થવા માંગે છે ત્યાં સુધી જીવ પોતે કેટલું કરે છે એના ઉપર રિઝલ્ટ ડિસાઈડ નથી થતું કે વખત જસ્ટ એક્ઝામ્પલ સ્કૂલ વગેરે એવું થાય કે આપણે આખું વર્ષ સારી રીતે ભણ્યા હોઈએ તો સારા માર્ક્સ જ આવે કોઈ સ્ટુડન્ટ સારી રીતે ન ભણ્યો હોય તો ફેલ જ થવાનો હોય પણ ભક્તિમાર્ગ સાથે એવું નથી ભગવાનની ઈચ્છા શું છે એ after all last ruling power છે લાસ્ટ નિર્ણય ભગવાનનો છે કે શું કરવા માંગે છે તો આ શ્લોકમાં એ વાતને બતાવી બ્રિજેશભાઈ શું સમજાયું તમને હા બોલો આમાં એવું કહ્યું પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં ચાલવાવાળા જે હોય એમને એક વસ્તુ સમજમાં કે આમાં ભગત ફળરૂપી ફળ સાધન આ લોકનું જે પણ હોય એવી બધી સમય મર્યાદા જે સમય જે મર્યાદા એ બધું ભગવાનના પોતાના હાથમાં છે એટલે કોનું કયા સમયમાં ભગવત પ્રાપ્તિ થાય કે એનું સાધન ફળ મળે કે આલોક પરલોક જે પણ સ્થિતિ હોય ને એનું ઈશ્વર એટલે ભગવાનના હાથમાં છે કે ક્યારે એનું ફળ આપવું એમ એટલે સમજો એ ગમે એટલે સમજો બે મિનિટમાં બી કરે ને વીસ વર્ષમાં કરે ને બે જન્મમાં બી કરે એટલે એનું મર્યાદા છે ભગવાન પોતાના હાથમાં રાખે છે મર્યાદા જેવી કેટલી સેવા કરાવ કરાવી એ બધું મતલબ કે દરેકે દરેક વિષયમાં લાસ્ટ પાવર કોનો છે એ ભગવાનનો છે એ મેન્ટાલિટી સાથે પુષ્ટિ માર્ગની અંદર એન્ટર થવું જોઈએ કે જે રીતે આપણે એક્શન અને રિએક્શન કે મેં એક્શન સેવાની કરી અને રિએક્શનના રૂપમાં ભગવાન મને મળી ગયા કે મેં બે વર્ષ સેવા કરી એનું રિએક્શન મને at the end of the last year મળી ગયું એ જાતની મેન્ટાલિટી સાથે પુષ્ટિવારમાં એન્ટર થાય કોઈ વ્યક્તિ તો દુઃખી થવાનું છે એને ક્યારેય જાતનું રિઝલ્ટ મળે નહીં કદાચ મળી પણ જાય તો બધી પોસિબિલિટી ઉપર પુષ્ટિમાર્ગીનું જીવન ચાલે છે કે ક્યારે ભગવાન કઈ જાતની ઈચ્છા કરે એ પોસિબિલિટી ઉપર જ પુષ્ટિમાર્ગીય જીવ જીવી રહ્યો છે આ જાતની મેન્ટાલિટી સાથે પુષ્ટિમાર્ગની અંદર કોઈ પણ જીવે એન્ટર થવું જોઈએ કે આફ્ટર ઓલ જે ભગવાનની ઈચ્છા છે એ થવાનું છે ને ન તો આપણી પાસે ક્વેશ્ચનિંગ પાવર છે અને ન તો કોઈ આર્ગ્યુ કરવા માટેનો કોઈ ઓપ્શન છે કે ભગવાનને જઈને આપણે એવું પૂછીએ કે આવું કેમ કર્યું મેં આટલા વર્ષો સેવા કરી મને આ જાતનું રિઝલ્ટ કેમ મળ્યું કે મેં આટલા જન્મો જન્મ સેવા કરી તોય મને તમે કેમ ન મળ્યા તો આ જાતનો ના તો આર્ગ્યુમેન્ટ કરવા માટે આપણી પાસે કોઈ ચાન્સ છે ના જ ભગવાનને ક્વેશ્ચન કરવાનો કોઈ ચાન્સ કેવલ તમે જેટલું કરી શકો છો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એટલું કરો રિઝલ્ટ ભગવાન જ્યારે જેટલું આપવા માંગશે એટલું આપશે તો એ વાતને મહાપ્રભુજી બતાવી કે પુષ્ટ માર્ગમાં ભગવાનની કૃપા ભગવાનની ઈચ્છા એ જ નિયામક છે એ જ પાવર છે એ જ last final end final result અથવા કેવલ લાસ્ટ ડિસિઝન જે છે એ હંમેશા ભગવાનનો રહે છે બીજા કોઈનું નથી ચાલતું એમાં એ વાતને મહાપ્રભુએ શ્લોકમાં બતાવી છે આમાં કોઈને ડાઉટ તો ચલો દર્શન હવે કરવા આથી જ જે માર્ગમાં પ્રભુની કૃપાથી જ ભક્તનું બધું થાય તે તે પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં પ્રભુ કૃપા વિના પ્રવેશી શકાતું જ નથી જો કહેવામાં આવે કે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ તે પુષ્ટિ માર્ગ તો પુષ્ટિ માર્ગને સમજવામાં ભૂલ થઈ છે તેમ જાણવું કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશવાની પહેલી શરત જીવ ઉપર પ્રભુની કૃપા હોવું છે તેથી મહાપ્રભુજી કહે છે કે જેમના ઉપર પ્રભુની કૃપા છે કે નહીં તે નક્કી ન કરી શકાતું હોય તેઓને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપવાનો આથી કૃપા પાત્ર જીવને પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી બીજી કોઈ કૃપા મેળવવાની રહી ગઈ હવે તો તેણે કૃષ્ણ સેવા જ કરવાની છે આમ આ માર્ગ ને પુષ્ટિ માર્ગ કે કૃપા માર્ગ કેમ કહે છે સ્પષ્ટ થયું આમાં એમ કે છે કે પ્રભુની કૃપાથી જ ભક્તનું બધું થાય છે એટલે પ્રભુ જો ઈચ્છશે તો જ આપણે કરી શકશું એ પુષ્ટિ માર્ગ આપણે એમ વિચારીએ કે પુષ્ટિ માર્ગમાં જશું પછી પ્રભુની કૃપા થશે એવું નથી તો એ વિચાર ખોટો છે કે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ નથી પણ જો પ્રભુની કૃપા આપણા પર હશે તો જ આપણે આ માર્ગમાં પ્રવેશી શકીએ બરાબર ને બરાબર અને પુષ્ટિમાં આમાં એમાં પરેશાની પહેલી શરત કે જીવ ઉપર પ્રભુની કૃપા છે હોવી હોવી મતલબ પ્રભુની કૃપા જીવ ઉપર હોવી એ પહેલી શરત પુષ્ટિ માર્ગની આપણે પ્રવેશવાની એમાં ભક્તિની કૃપા છે કે નહીં તે નક્કી કરી શકાતું નથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપવો ન જોઈએ અને આથી કૃપામાં પાત્ર જીવને માં આવ્યા પછી એટલે એમ કે છે કે કૃપાપાત્ર જીવે પછી એમ સમજી લેવું છે કે કૃષ્ણ એક વખત પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે એન્ટર થઈ ગયા પછી બીજી કઈ કૃપા ભગવાન કરે એના પ્રતિ ધ્યાન ન દઈ અને ફક્ત કૃષ્ણ સેવા જ કરવી જોઈએ અને એમ સમજવું જોઈએ કે આ ભગવાન પર કૃપા છે એટલે જ આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં એન્ટર થયા છીએ અને ભગવાને આપણને મોકો આપ્યો છે સેવા કરવાનો બીજી કોઈ કૃપાનો આપણે આપણે ઉપર જોયું એવી કે એમના નિર્ણાયક બધું ભગવાન જ કરે છે કદાચ આ જીવનમાં નેક્સ્ટ જીવનમાં ભગવાન જ્યારે બી કૃપા કરે એની આશા નહીં રાખી સાધન અને ફળની બધાનું નિર્ણય નિર્ણય કરવો એ ભગવાનના હાથમાં જ છે એમ એટલે ફક્ત કૃષ્ણ સેવા જ કરી પુષ્ટિ ભક્તિ માર્ગમાં રહી એમના નિયમોનું પાલન કરી આજ્ઞા અનુસાર કરી અને કૃષ્ણ સેવા જ કરવાની એ આપણું કર્તવ્ય છે એ બરોબર છે એટલે આ મને આ છેલ્લું નહીં સમજાયું આ આમ આ માર્ગને પુષ્ટિ માર્ગ કે કૃપા માર્ગ કેમ કહેવાય છે તે સ્પષ્ટ થયું મતલબ કે જે ક્વેશ્ચન અરેઝ થયું હતું કે પુષ્ટિ માર્ગ બેઝિકલી છે શું કે જેને મહાપ્રભુજી ચાર્ટ કર્યો કે ભગવાને મહાપ્રભુજીને મોકલ્યા પુષ્ટિ માર્ગ કરવા માટે તો what does it mean by Pushti Marg એ જે ક્વેશ્ચન હતું એનો આન્સર આટલા પેરેગ્રાફની અંદર આપ્યું કે આ પુષ્ટિ માર્ગ છે એટલે આપણે એવી રીતે કહી શકીએ ને કે સમજો આપણે મોક્ષની મોક્ષની ઈચ્છા ના રાખીએ જીવ અને ફક્ત પ્રભુની કૃપા છે આપણા ઉપર અને કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ જે છે એ જ પુષ્ટિ માર્ગ કૃષ્ણ ભક્તિ એટલે પ્રભુની કૃપાથી કૃષ્ણ ભક્તિ મેળવવાનો માર્ગ કહી શકાય તમે વિચારો કેવાય કે ન કેવાય આ કેવાય ને પ્રભુની કૃષ્ણની પુષ્ટિ એટલે પુષ્ટિ એટલે કૃપા ને તો કૃષ્ણની કૃપાથી કૃષ્ણ ભક્તિ કરવાનો જે માર્ગ છે એ પુષ્ટિ માર્ગ બરાબર છે બરાબર છે હા બોલો એટલે બરાબર છે કે નહીં મારા હિસાબે તો બરાબર છે તમે કોન્ફિડન્ટ કેમ નથી પણ ના તો એટલે મને છે ને વાક્ય રચનામાં થોડું ડિફિકલ્ટ થાય છે એટલે તમને પૂછું છું કે પરફેક્ટ મને છે ને વાક્ય રચનાની ડેફિનેશન આપો એમ કહું છું એ તો આમાં એવું છે કે આ માર્ગમાં પ્રભુની કૃપા હોય ને કૃપા થી બધું આ કાયદે પુષ્ટિ માર્ગ માં પ્રવેશ કરે છે એટલે આપણે ગણતરી જ રાખવાની કે આપણે આપણા ઉપર ભક્તિ કૃપા છે તો જ આપણે આમ આવ્યા છીએ અને અગર કૃપા ના હોય તો આપણે માર્ગમાં આવી ના શકે અને બીજું એવું આ માર્ગમાં આપણે ભક્તિની પ્રાપ્તિ થાય છે પણ પ્રભુની પ્રાપ્તિ કરવા માટે જ આ માર્ગમાં જવું એવું નથી તો કોની પ્રાપ્તિ કરવા જવાનું પ્રભુની પ્રાપ્તિ કરવા માટે નહીં જવાનું તો કોની પ્રાપ્તિ કરવા જવાનું એટલે આમાં એવું છે કે પહેલી શરત જીવ પર પ્રભુની કૃપા હોય તે છે એ જીવો પર પ્રભુની કૃપા છે કે નહીં તે નક્કી ન કરી શકાતું હોય તેઓને આ માર્ગમાં લાવવા જ ન જોઈએ એનો શું આજે આજે છે ને જીવો પર પ્રભુની કૃપા છે કે નહીં તે નક્કી ન કરી શકાતું હોય એમને આ જ ન જોઈએ એવો સ્પષ્ટ આદેશ ગુરુઓ દ્વારા પૂર્વાચાર્યોનો છે આથી કૃપાપાત્ર જીવને પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી એટલે કૃપાપાત્ર છે ભગવાનની પુષ્ટિ કૃપા મેળવવાની રહી બીજી કોઈ કૃપા મેળવવાની રહી રહી નથી એટલે આપણે બીજું કોઈ ધ્યેય ના હોવું જોઈએ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી ભગવાન પ્રાપ્ત આ પ્રભુની સેવા સિવાય આપણું બીજું કોઈ ધ્યેય ના હોવું જોઈએ જો બેઝિકલી આ જે પેરેગ્રાફ છે ને એકચ્યુઅલી પુષ્ટિમાર્ગની મેન્ટાલિટીથી લખાયું છે દાદાદર પુષ્ટિમાર્ગ એવું કહે કે ભગવાનની કૃપા મેળવવા માટે અમે પુષ્ટિમાર્ગમાં જઈએ છીએ કે અમે સેવા કરશું તેનાથી ભગવાન તો ક્યારે ના ક્યારે અમારા ઉપર કૃપા કરશે જ ને કે ભગવાન અમારા ઉપર ખુશ થશે જ ને સેવા કરવાથી તો બધા ખુશ થઈ જાય ભગવાન પણ ખુશ થશે અને કૃપા કરશે તો આ મેન્ટાલિટી ને ક્વેશ્ચન કર્યું છે પેરેગ્રાફ કે તમે પુષ્ટિવર્ગમાં આવ્યા કેવી રીતે ફર્સ્ટ ઓફ ઓલ જો કૃપા મેળવવાની બાકી છે તો એન્ટર તમે કઈ ક્વોલિફિકેશનથી થયા કેમ કે પુષ્ટિમાર્ગમાં એન્ટર થવાની ક્વોલિફિકેશન જ એ છે કે ભગવાનની કૃપા હોવી જો તમે એમ કહો છો કે ભગવાનની કૃપા મેળવવા અમે પુષ્ટિમાર્ગમાં જઈએ છીએ તો એન્ટર તમે કઈ ક્વોલિફિકેશનથી થયા જો કૃપા મેળવવાની હજી બાકી છે તો તમે ઘૂસ્યા કેવી રીતે સમજાયું બ્રિજેશભાઈ શું એટલે આમ સમજો હવે આપણે પુષ્ટિ માર્ગમાં એન્ટર ઉપર બધા ઉપર આપણા બધા ઉપર પ્રભુની કૃપા છે એટલે આપણે આ માર્ગમાં જોડાયા છીએ એટલે આમાં પછી આપણે બીજું કઈ હવે એવું વિચારવાનું નહીં કે પ્રભુની પ્રાપ્તિ કરવાનો વિચાર નથી કરવાનો આ માર્ગ ઉપર ચાલે ચાલવાનો છે બસ મતલબ કે કોઈ જીવ જેવી રીતે જસ્ટ એક્ઝામ્પલ તમારો કેસ લઈ લો તમે અત્યારે સેવા નથી કરી રહ્યા તમે એવું વિચારો કે હવે હું સેવા કરીશ કોઈ ટાઈમમાં કે ચલો ચાલુ કરી મેં તો ભગવાન મારો પર ખુશ થશે ભગવાન મારો પર કૃપા કરશે આવી મેન્ટાલિટીથી તમે ગોસો પુષ્ટિ માર્ગમાં તો શું એ પુષ્ટિ માર્ગીય માટે આ રાઈટ મેન્ટાલિટી છે કે નહીં ના તો હા હા થાય મતલબ આ મેન્ટાલિટી બરોબર છે એટલે આમાં તો એવું કે ભગવાન પોતે જ કે છે પોતાના સ્વરૂપ સેવા સેવા કરવાની હા તો એ તો પુષ્ટિ માર્ગમાં છે ને એ પ્રમાણે એટલે પ્રભુ આપણે એ રીતે સેવા નથી કરવાની કે આપણને ભગવાન આપણને ભગવાન પ્રાપ્ત ભગવાનની કૃપા થાય આપણા ઉપર એ રીતે નહીં કરવાની આપણા ઉપર ભગવાનની કૃપા ઓલરેડી છે જ એટલે આપણે મારું થતી અને આપણી રોજે રોજની જે ક્રિયા છે એ ભગવાનને આપણે જે કરવાનું એ કરવાનું જે આપણી રોજની રોજની જે ક્રિયા છે એ પણ ગણી લેવાનું અને ભગવાનની પ્રાપ્તિમાં નહીં ગણવાનું ભગવાનની કૃપા થાય એટલા માટે આપણે કરીએ એ નહીં કરવાનું એવું થાય છે સાસ કઈ ખોટું હોય તો મને કહેજો ને કારણ ચોક્કસ ચોક્કસ એટલે તો બેઠીશું ને જો તમે અત્યારે સેવા નથી કરી રહ્યા પણ તમે એવું વિચારો ને કેવલ એક સિમ્પલ એક ક્વેશ્ચન થાય તમારા મનમાં કે ભગવાનની મારો કૃપા છે કે નથી આ એક દિમાગમાં ક્વેશ્ચન આવ્યો કે હશે કે નહીં હોય પોસિબિલિટી કેવલ કે ભગવાનની મારા ઉપર કૃપા હશે કે નહીં હવે પુષ્ટિમાળમાં જાઉં કે ન જાઉં હું પુષ્ટિજીવ છું કે નથી આ જાતના જે ક્વેશ્ચન રાઈઝ થાય છે નેક્સ્ટ પોઈન્ટ ઉપર તમે એમ વિચારો કે હું ચાલો પુષ્ટિમાળમાં ઘૂસી જાઉં દીક્ષા લઈ લઉં સેવા કરવા લાગી જાઉં ઠાકોરજીની કૃપા મારા પર નહીં હોય તો થઈ જશે કે આજે સુધી હું પુષ્ટિજીવ નહીં હોઉં તો હવે પુષ્ટિજીવ બની જઈશ કે ઠાકોરજી હવે મને પસંદ કરવા લાગી જશે અત્યાર સુધી નતા કરતા એમાં શું મોટી વાત છે કે જે રીતે કોઈ સ્ટુડન્ટ એવો હોય કે આખું વર્ષ ના ભણે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં સિક્સમાં આવે ત્યારે સિન્સિયર બની જતો હવે ટીચર એને પસંદ કરવા લાગી છે તો એવી મેન્ટાલિટી સાથે કોઈ પુષ્ટિવારમાં ઘોષે કે અત્યાર સુધી કૃપા નથી પણ સેવા કરીશ તો કૃપા થઈ જશે તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે તમારી આ મેન્ટાલિટી રોંગ છે એઝ પુષ્ટિ માર્ગી કેમ કે જો તમારા પર કૃપા નથી તો તમે પુષ્ટિ માર્ગમાં ક્યારે પણ એન્ટર થઈ જ નથી શકવાના કેમ કે પુષ્ટિ માર્ગની એન્ટ્રન્સ ઉપર જ મહાપ્રભુ જે ક્વોલિફિકેશન માંગશે કે તમારા ઉપર ભગવાનની કૃપા છે કે નથી કે જે રીતે તમે લાઈનમાં રીડ કર્યું કે મહાપ્રભુજી સ્વયં એ જાતની આજ્ઞા આપી રહ્યા છે કે હંમેશા ચેક કરીને એક જીવને પુષ્ટિ માર્ગની દીક્ષા આપવી જોઈએ કે પુષ્ટિ માર્ગમાં એની રુચિ છે કે નથી કે પુષ્ટિ માર્ગની આજ્ઞાઓનું મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરી શકશે કે નહીં કરી શકે પ્રભુ પ્રત્યે એને ઇન્ટરેસ્ટ ઇમોશનલ અટેચમેન્ટ એનો રિસ્પોન્સ છે કે નથી જ્યાં સુધી આ ચેક ન થાય ત્યાં સુધી એને પુષ્ટભાગની દીક્ષા આપવી જોઈએ નહીં તો અહીંયા એ જ વાતને બતાવી છે કે જ્યાં સુધી એની કૃપા ચેક ન થાય જ્યાં સુધી એની કૃપા સિમ્બોલાઇઝ નથી થતી ત્યાં સુધી એ જીવને કોઈ પણ ગુરુએ દીક્ષા આપવી ન જોઈએ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને હું જોઉં છું કે તમારા લોકોનો પુષ્ટિમાર્ગમાં ઇન્ટરેસ્ટ બને છે કે તમને એ જાતની ઈચ્છા થાય છે કે પુષ્ટિમાર્ગ શું છે કેવી રીતે છે પુષ્ટિમાર્ગમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ જાતની ઈચ્છા જ્યારે તમે બતાવો છો તો મારી દિમાગમાં શું વાત આવે કે ચલો ઇન્ટરેસ્ટ છે તો હું તમને જવાબ આપું કોઈ વ્યક્તિને ઇન્ટરેસ્ટ નથી તો હું શું કામ એને જવાબ આપું તો એને શું કામ ભણાવવા બેસું તો શું કામ મારો એક કલાક એના પર વેસ્ટ કરું મારી કેમ એનર્જી એના પર વેસ્ટ કરું જેને ઇન્ટરેસ્ટ જ નથી તો આ જાતનો રિસ્પોન્સ જે જીવ આપતો હોય પુષ્ટિ માર્ગ માટે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમારા માટે જ લઉં કે તમે સેવા નથી કરી રહ્યા પણ પુષ્ટિ માર્ગને જાણવા માટેની તમારી ઈચ્છા થવી કે પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા માટેની ઈચ્છા થવી આ કૃપાને સિમ્બોલાઇઝ કરે છે કે તમારા પર ભગવાનની કૃપા છે તો તમે અહીંયા સુધી આવ્યા તો તમે પ્રવેશિકા ભણવા લાગ્યા તો તમને જાતની ઈચ્છા થઈ કે હું જાણું કે પુષ્ટિ માર્ગ શું છે તો જ્યારે તમારામાં રુચિ પેદા થાય છે ઈચ્છા થાય છે એક ઇન્ટરેસ્ટ પેદા થાય છે ઇટ મીન્સ કૃપા છે જેના ઉપર ઇન્ટરેસ્ટ નથી જેને ઇન્ટરેસ્ટ નથી હું એમ વિચારું કે મને છ મહિના ભણાવું સાતમે મહિને કદાચ ઇન્ટરેસ્ટ આવી જાય એવું નથી થતું જેને ઇન્ટરેસ્ટ છે એની કૃપા સિમ્બોલાઇઝ થાય છે એની કૃપા બહારે આવે છે અને એ જીવ એઝ અ પુષ્ટિમાર્ગી તમે એને ઓળખી શકો છો મહાપ્રભુજીની વાર્તામાં ઘણા બધા જીવો આવે છે કે મહાપ્રભુજી પાસે આવીને કહે કે મને દીક્ષા આપો તો મહાપ્રભુ કહે છે તને દીક્ષા આપીશ તારી પત્નીને નહીં આપો કેમ કે એને ઇન્ટરેસ્ટ નથી એ પુષ્ટિમાર્ગીય જીવ નથી તો એકને ચાન્સ આપવો એકને ચાન્સ ન આપવો આ જ વાત હું બતાવું છું કે કોઈક ઉપર ભગવાનની કૃપા છે જે પુષ્ટિવારમાં એન્ટર થઈ શકે છે કોઈક ઉપર ભગવાનની કૃપા નથી જે રિજેક્ટ થઈ રહ્યો છે મહાપ્રભુજીના કેસમાં જોઈ લો એમણે એક વૈષ્ણવને હસબન્ડને એક્સેપ્ટ કર્યું પુષ્ટિવારની દીક્ષા આપી વાઈફ અને બચ્ચાઓને રિજેક્ટ કર્યા કે પુષ્ટિજીવ નથી એમને દીક્ષા નહીં આપું તો કોઈકનું એક્સેપ્ટન્સ કોઈકનું રિજેક્ટન્સ આ જે વાત આવી રહી છે ને એ કૃપાને સિમ્બોલાઇઝ કરે છે કે જે એક્સેપ્ટ થઈ રહ્યો છે એના ઉપર કૃપા છે જે રિજેક્ટ થઈ રહ્યો છે એના ઉપર કૃપા નથી એને જ એક્સેપ્ટ કરવું જોઈએ જેના ઉપર ભગવાનની કૃપા હોય ને જેના ઉપર કૃપા નથી એને રિજેક્ટ જ કરવું જોઈએ એ વાત અહીંયા બતાવી છે કે કૃપા મેળવવા માટે પુષ્ટિમાર્ગમાં નથી આવવાનું જેના ઉપર કૃપા છે ઓલરેડી એને પુષ્ટિમાર્ગમાં આવવાનું છે હવે સમજાયું એટલે માર્ગ માં આપણે પ્રવેશ લીધો છે એટલે આપણા ઉપર ભગવાન ની કૃપા છે એટલે આપણે પુષ્ટિ માં આવ્યા છીએ એટલે હવે આપણે ભગવાન આપણે બીજી પ્રભુમાંથી કૃપા મેળવવા માટે પુષ્ટિ માં નથી જવાનું આપણે એટલે ની કૃપા હોય તો જ આ માર્ગ માં આપણે આગળ જઈએ છીએ મેં તો નથી જ કોઈ ની તાકાત નથી કે આપણે ઘોસાડી શકે એટલે આ પેલું આપણે આગળ ભણે ને બીજનું રોપણ જે છે એ એમાં કહે ને બરોબર એટલે એ બીજ પુષ્ટિની ઈચ્છા કે ભગવાનની એવી ઈચ્છા કે આ જીવ મારા સુધી પહોંચે એવી ઈચ્છા જ્યાં સુધી ભગવાનની નથી થતી ત્યાં સુધી આપણા કેટલા પણ સાધન ભગવાન સુધી આપણને નથી પહોંચાડી શકતા જે દિવસે ભગવાનની ઈચ્છા થાય એ દિવસે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ હવે ઠીક સમજાયું બરોબર આ ટોપિક રાજા આમાં એમ કહી શકાય ને કે એટલે બીજ ભાવ હોય તો અંકુર ફૂટે એ રીતનું બીજ ભાવ હોય તો આવે હા બસ હા એ રીતે કે બીજ લાવવા માટે પુષ્ટિમાર્ગ નથી અચ્છા બીજ લાવવા માટે નથી પણ ઈચ્છા દર્શાવી રુચિ પેદા થઈ એનો મતલબ પ્રભુની કૃપા છે ને આપણા પર કરે છે વાતને હમ બરાબર કેમ જે મેં વાત કીધી ને કે ભગવાનનો સીધો રિસ્પોન્સ નથી કે કેટલાક જો મહાપ્રભુજીના સેવકોને એક્ઝામ્પલમાં આવે છે કે કેટલાક ને ઠાકોરજી કીધું કે તમે મહાપ્રભુજી ને જઈને મળો એ તમને મારા સુધી પહોંચવાનો રસ્તો બતાડશે હવે અહીંયા તો ભગવાન ડાયરેક્ટ રિસ્પોન્સ આપી રહ્યા છે કે મારી તારા ઉપર કૃપા છે આપણી સાથે તો એવું કંઈ થયું નથી આપણે તો કંઠી લીધી અને પુષ્ટિવારમાં આવી ગયા સેવા કરવા લાગી ગયા અહિયાં અહીંયા નો ડાયરેક્ટ રિસ્પોન્સ નથી દેખાતો પણ આપણું જે ઇન્ટરેસ્ટ છે પુષ્ટિ માર્ગ માટે એ સિમ્બોલાઇઝ કરે છે કે કૃપા છે ભલે ભગવાને એ જાતનું કોઈ સિગ્નલ નથી આપ્યો શું રાજા હા બોલો સમજો એમ કહું છું કે જો સમજો કે હવે અમારા ઉપર ભગવાન ની કૃપા થઈ અમે આ છીએ બરોબર હવે અમે સેવા નથી કરતા પણ આ જે ભણવાનું કે જે સમજણ પડે પડે એ પ્રમાણે અમે કરીએ છીએ હવે કર્તવ્યમાં છે કે અમે જે કામ રોજ રૂટીનમાં જે કામ કરીએ છીએ એમાં એવું ગણતરી હજી સુધી એટલા બધા એકદમ એકદમ પુષ્ટિ માર્ગમાં એકદમ પ્રોપર તો નથી હવે તો હવેનું આગળ આગળ અમે શું કરીએ એમ તો એમ કંઈક રસ્તો બતાવજો એમ હા શ્યોર પણ મતલબ બેઝિકલી જે ટોપિકમાં જે વાત આવી ને એ છે કે આ જાતની ઈચ્છા થવી એ જ ભગવાનની કૃપા સિમ્બોલાઇઝ કરે છે કે તમને જેવી ઈચ્છા કેમ થઈ કે તમે પુષ્ટિમાર્ગમાં આવો બીજા કોઈને કેમ ના થઈ આ જે ક્વેશ્ચન છે કે તમને કેમ થઈ ને બીજાને કેમ ના થઈ જસ્ટ ફોર એક્ઝામ્પલ એવું લઈ લો કે તમને ઈચ્છા છે દર્શના ભાભીને ઈચ્છા નથી કે તમને છે જ્યોતિ મામીને નથી જ્યોતિ મામીને છે મિતેશભાઈને નથી હવે આવું કેમ થાય છે કેમ કે એક માટે ભગવાનની ઈચ્છા છે બીજા માટે નથી એ વાતને અહીંયા બતાવી છે કે કોઈક માટે ભગવાનની જાતની ઈચ્છા હોય છે કે જીવ માણસ સુધી પહોંચે કોઈક જીવ માટે ભગવાનની જાતની ઈચ્છા નથી જ હોતી પછી જીવને તમે કેટલો પણ ધક્કા મારો એ નહીં પહોંચે કોઈ દિવસ એ વાત અહીંયા બતાવી તમારો ઇન્ટરેસ્ટ હોવું તમારી ઈચ્છા હોવી તમારી માર્ગમાં પ્રવૃત્તિ થવી અથવા એ જાતની ઈચ્છા પણ કે હું માર્ગમાં ઘૂસું આ જે ઈચ્છા છે એ કૃપાને સિમ્બોલાઇઝ કરે છે કે ભગવાનની તમારા પ્રત્યે એવી ઈચ્છા છે કે તમે એમને સુધી પહોંચો એ વાતને મહાપુરુષ બતાવી કે કૃપા મેળવવા માટે પુષ્ટિમાર્ગમાં નથી આવવાનું પણ જેના ઉપર કૃપા છે એ વ્યક્તિ પુષ્ટિમાર્ગમાં આવશે હવે ઠીક છે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ એનું મહત્વ કેટલું બ્રહ્મ સંબંધનું એના ટોપિકમાં ભણીએ તો સારું હા પેલા ટોપિક ઉપર અચ્છા તમે રીઝ કરો ત્રણ ચાર ટોપિક પછી આવશે ત્યારે લઈ આવે છે એને ભલે તો મૂળ આ વાત છે અહીંયા કે ભગવાનની કોઈ જીવ ઉપર કૃપા હોવી એ ખબર કેવી રીતે પડે કે પુષ્ટિ માર્ગમાં એની રુચિ થવી એને એવી ઈચ્છા થવી કે હું દીક્ષા લઉં पुष्टि मार्ग में महाप्रभु जी आज्ञाओं ने समझो ठाकुर जी सेवा करो भगवान ने मेड़ो आ जातनी मगज में विचार आवो आ जातनी इच्छा थी पुष्टि मार्ग सिंबलाइज करे कि तमारो तो कृपा है तो ज इच्छा थे नहीं तो इच्छा पर न थे ये बात नहीं है बताई बेसिकली पुष्टि मार्ग एट्ले कि भगवानी कृपा मेलव मार्ग नहीं जेना भगवानी कृपा है ये व्यक्ति पुष्टि मार्ग में आ भगवानी प्राप्ति करके એટલે કે પુષ્ટિમાર્ગમાં એન્ટર થવા માટેની ક્વોલિફિકેશન જ એ છે કે તમારા ઉપર ભગવાનની કૃપા હોવી જોઈએ જો નથી તો તમને પુષ્ટિ માર્ગમાં તમે રિજેક્ટ થયા જો કૃપા છે તો પુષ્ટિ માર્ગમાં તમે એક્સેપ્ટ થયા આટલી વાત મહાપ્રભુજીએ એટલે આપણે આ પેરેગ્રાફમાં જોયું પૂર્વી તને શું સમજાયું હેલો હા શું રાજા શું સમજાયું તને એ એકચ્યુઅલી કૃપા હોય ને આપણે કરી શકતા હોય પ્રભુને એવું લાગે તો આપણે પુષ્ટિ ભક્તિ જીવ કહેવાઈએ અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવવું એ એ સિમ્બલાઇઝ કરે છે કે ભગવાનની કૃપા આપણા પર છે એટલે કે તમને જેટલો ઇન્ટરેસ્ટ પેદા થયો ઇટ મીન્સ કે ભગવાનની કૃપા તમારો પરફેક્ટ તો આટલા ટોપિકને આપણે જોયું એકચ્યુઅલી આને ઓર એટ ધ લેન્થ લેવાની જરૂર છે તમારે ઓર દિમાગ કસવાની પણ જરૂર છે નેક્સ્ટ ટાઈમ થોડું સવાલ જવાબમાં આપણે આ વાતને જોશું તો નેક્સ્ટ ક્લાસમાં આ ટોપિકને હજી ડિસ્કસ કરશું આપણે કેમ કે આ મોસ્ટ બેઝિક સબ્જેક્ટ છે જે એકચ્યુઅલી બેઝિકલી પુષ્ટિ માર્ગ જ શું છે જ્યાં સુધી તમે એ નથી જાણતા તો એન્ટર થવાની તો વાત દૂરની છે પહેલાં જાણો કે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે થોડું ધ્યાન આપજો દિમાગને કરજો એક એક લાઈનને ચેક કરજો જ્યાં ન સમજાય ત્યાં પૂછજો હજી ઓર ડિસ્કસ કરશું આપણે નેક્સ્ટ ક્લાસમાં ટોપિક આજે ટાઈમ થયો છે આપણે રાખીએ દર્શનાભાઈ બ્રિજેશભાઈ અને ઉર્વી મનીષાબેન ચારે પોતપોતાની સમરી મને સેન્ડ કરો ને હું જોઉં છું હા રાજા હમણાં કરી શકો તો હમણાં આરામથી લખી કાલે સન્ડે છે ફ્રી છો બધા કાંઈ કામ ધંધો નથી કોઈ નોકરી નથી જવું કાલે સવારે બપોર સાંજ જ્યારે કરી શકતા હો તો પોતપોતાની સમરી જોઈન કરો પછી નેક્સ્ટ ક્લાસમાં આપ સબ્જેક્ટને ઓર ડિસ્કસ કરશું આપણે ઓકે હા રાજા હા ચલો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ ક્લાસ મળે જય શ્રી કૃષ્ણ બોલ્યા ચલો